वे गुजर धरमा सन्त फरता कर्ता पंच व्रते पुरा प्रभु प्रभुने संभारता तेण मन मा हजिनाथ जीके जी के आज काल करता दर्शन विना दिन बहु गिया हिम शोच करिने संत सुता तेने स्वप्न माव्या हरि सखा संगे मनो जाणु पथार्या दया करी श्वेतवस्त्र पहरिलेरि जाणुआविया श्वे चडी संत मन मगन थई कहे धन्य धन्य आज घडी एक कहे महाराज ने में गुंजाहर पहराविया बाजू काजू कुंडल करी फुलनाए तो राय धरा एक कहे जानू चंदन घसी चर मारा हाथ शूं एक कहे जानू अल बेला भेटियो भरी बात शूं एक कहे जानू नाथ ना चरण छा प्या कहे मुरति ते तो नव जाय कहे एक कहे में सखा दीठा सङ्गे सुन्दर श्यामने हे मन्ते स्वप्नमााहि दिठा पूरण कामने प्रभाते उठी परस्पर वात करवा लागिया जाण्यू पधार्या वालमो संत सहुना दुख भांगिया पछी नाही जन जीवननी वाट जुए छे सहु मळी पधारिया वालमजी पोते वळी जेवा दिखायता स्वप्नामाय देवा ना देवा पधारिया दर्शन दरी दासने नवलनेह वधारिया जन सहो मगन थया निरखी नट वरनाथ ने पाय लागी पासण बड़ी उभा जोड़ी हाथ ने प्रभुजी प्रभु जी बोलिया जाओ तेडाओ सर्वे जनने खबर कर सन्तरजो मरकरे दर्शनने आवी दर्शन ने संगीने संत सन्तवी नाथ निरखी हैये हरी लाग्या पाय प्रभुने लळी दृष्टे जोया सर्वे जनने अनन्त सुख आप्या वाले आप्या दुख दास मिथी वाणे बोली मोहन राजी कर्या संत घना पछी दिवस वर्णते वि कादशी सत्सङ्गी सहु सह व्रतमणि ऋषि जाग्यमा मनुष्य तो माया नहि पशी प्रभुजी विराजिया तडाग तटे वटे जयी त्यानन्त ज्ञन आविया लाविया पूजा प्रीत शूं। अंबर भूषण अंगे अर्पी चरण चित व्याँ चित शूं। पछी संत शिखंड घसी लाव्याता भाजन भरी। मरजी जोई महराजनी। सर्वे अंग मायर चात करी ते पछि मर्जी जोय महाराजनी रेवो आठो हां पछि मर्जी ना होय ना आपडे मन नाही भरिए तो सुख आवे नाही पछि एमा बडो सुख ना मर्जी होय तो बडा सुख आवे એટલે ભગવાન ની મરજી જોય પ્રસન્ન થાય એટલે આપણે પણ મરજી જોયન બધી વાત કરવાની કે ભક્ત છે ને શું ભક્તને તો ભગવાન ની મરજી સમજીને કરવાનું એમની મરજી હોય એમ કરીએ આપણી ભક્તિ ભક્ત્યા અનુવ્રત્યા શ્રી 조ગી બાપા પણ કહેતા કે અનુવૃત્તિ આપણી ભક્તિ કે એમની જે અનુવૃત્તિ છે એમની જે ઈચ્છા એમની મરજી એ જોઈને જે કંઈ કરીએ તો આપણી ભક્તિ થઈ જાય એને કે આપણી ભક્તિ થાય ને એનું સુખ ના આવે પણ અનુવૃત્તિ પ્રમાણે ભક્તિ એમની મરજી જોઈને જે કંઈ કરીએ તેમાં આપણને સુખ આવે એમની મરજી ન હોય ને આપણે કરવા માંડી પડીએ આખા મંદિરનું કામ એકલું કરે છે કે મન તો પણ એને કંઈ લાભ થાય નહીં અને એમની મરજી જોઈને એક માળા ફેરીને બેઠો બેઠો ખાય તો એનો લાભ પૂરણ લાભ થઈ જાય એટલે આપણી મરજી પ્રમાણે કરીએ તો આપણને સુખ ના આવે ત એમની મરજી પ્રમાણે સેવા કથા વાર્તા કીર્તન ભજન જે કંઈ કરીએ એનો બહુ આપણને આનંદ આવે છે એટલે મરજી જોઈએ આપણે આઠો જામ એટલે આઠો જામ એટલે 24 કલાક 24 અવર એટલે બધું રાત દિવસ એમની મરજી સમજવાની થોડીકવાર મરજી સમજ્યા ને પછી ના સમજ્યા ફુક થઈ ગયું પણ આપણે તો આખી જિંદગી મરજી સમજીને કરવાનું આપણો લાઈફ અર્પણ થઈ ગયો ભગવાનને શું આપણો આખો જીવન ભગવાનને અર્પણ કર્યો છે તો આખો જીવન જેમ દાદા ખાચરે કર્યું 500 સંતોએ કર્યું મહાન ભક્તો બધા થઈ ગયા એમણે મારાને મરજીએ જોઈને જ ભક્તિ કરી છે જે જે પૂર્વના ભક્તો થઈ ગયા એમણે પણ જો કે જે પરોક્ષના ભક્તો થઈ ગયા એમણે પણ ભગવાનની મરજીએ સમજીને જ ભક્તિ કરી છે એમ આપણે પણ એ રીતે ભક્તિ કરવાની છે કે આ તે અગાડી બધા ભક્તો સંતો છે એમણે પણ મારાને આમ વિનંતી કરી પ્રાર્થના કરી એટલે મારાની મરજી જો એક મારે કે બહુ સારું કરો અર્જા ચંદન કરો પછી સંત શિખંડ ઘસી લાવ્યાતા ભયજન ખરી मयरे जी जोई महराजनी सर्वे अंग मार चाकरी सुंदर हार सुमनना प्रभु ने पहरा गिया पहुंची बाजू काजू कुंडल गजरा तोरा धराविया धूप दीप कय सहुलड़ी पाए लागिया पछी प्रभु जी गाम घोड़े चढ़ी जम बागिया जमी जीवन आविया नाया पछी नीर मा छोड़ी चंदन उतारियों जे चर चूह तू शरीर अछि पहर पाछले वालो पै धार्या वाडी सुख अलबे लडो दिए दास ने दाडी दाडी ए अनंत बाय तो त्या करी सुणी संत सहू मगनthia पशि सखा જને ત્યાં मोले કર્યું जने કીર્તન अति ઘણા आटे બેસી पातणे સુણ્યા पद સંતણા पशी प्रभुजी बोल्यामे जन हरिजन अति अतिरहस्य कांतनी, एक बात कह धामा आपण सहुना तेजोमय तन छे छटा छूटे छे तेजनी जाणु प्रकटिया कोटिंदु छे कहूं एक वारता सर्वे कीथु थाये थाय सुख दुख वळी जय पराजय यत्किञ्चित् जे छे जे जे गमे ते जीव के मशके करी एक दंड देवातान छे कोई न प्रीछे परचो एवं करवुं मार निदान छे जेवुं अमारा अंग मा सुख दुख राखुंचुं सही एवुं जान जो जक्त मा कहं सत्य मा संशय नहि वळि आपणे मान ते सर्वे जत मा किन् धान जि दि अमे छाना अने वळि वधार्या केश भूविषे सहु निस्तेज थया नरेश वळि अमे अङ्गमा हतो मन्दवाड ते दाडे जतमा बहु जीवनो गयो बियाड तेम जनाय छेकता मारा पिंड ब्रह्मांड मामली जे होया आंग ते ब्रह्मांड मा होया वडी ते माटे तमे साम्भळों સતસંગી સહુ નર નાર જે જે થાય છે જગતમાં તેનો બીજો નથી કરનાર વાક્ય છે કે આ પ્રમાણે જગતમાં જે કંઈ થાય છે એનો બોજો કોઈ કરતા છે નહીં આ જગતને આ બ્રહ્માંડ અન્નકોટી બ્રહ્માનો કરતા એક છે એક પરમાત્મા છે એ આ જગતનું બધું નિયંત્રણ કરે છે અને એનું કાર્ય પણ એ પોતે કરે છે પછી ગમે તે દ્વારા ગમે તે રીતે થાય છે પણ કરતા ભગવાન છે આપણે એટલું જ માનવાનું છે કે ભગવાન શ્રીજી મહારાજ કરતા છે એ મહારાજને આ પ્રમાણે નિશ્ચય કરાવો કે મારો આવો પ્રતાપ છે મારું ધારું થાય છે આ જગતમાં જે જે કંઈ થાય છે મારી ઈચ્છા મુજબ થાય છે અને આ જગતમાં બધું જે થાય છે એ પણ હું જ કરું છું બીજું કોઈ કરતા છે નહીં એ રીતે મહારાજને વિશેનું આપણી જો કરતાપણાની નિષ્ઠા રહે તો પછી આપણને વાંધો આવે નહીં કે આ કોણ આને કેમ કર્યું આ કેમ થયું આ ફલાણું કેમ થયું એ આપણા મનમાં જે સંશયો થાય છે સંશય ના રહે કે ભગવાનની ઈચ્છા મુજબ જ થાય છે એ રીતે કરું એટલે મહારાજ કહે છે આ જગતમાં બીજો કોઈ કરતા છે નહીં જે થાય છે આપણું ધાર્યું થાય છે મારું ધાર્યું થાય છે એમ સમજીને તમે મારી ભક્તિ હંમેશને માટે કરો કારણ કે ભેગા ફરતા એટલે કેટલા સંશયો થઈ જાય ડગમગ થઈ જાય એટલે મહારાજ પોતાનો સ્વરૂપનો મહિમા આ રીતે સમજાવે છે અને આ દ્રઢતા સાથે તમે ભક્તિ કરો તો તમને અલૌકિક સુખ આવશે એવો આનંદ આવશે કાં તો રાતની વાત છે એકાંતની વાત છે અતિ રહસ્ય વાલપની વાત હતો ચાલે છે આ વાત કંઈ દરરોજ થાય ખરી કોક ડરાવા લેરમાં આવી ગયા હોય ત્યારે બધા પોતાનો પ્રભાવની વાતો નીકળી જાય અને એ સુખ આપણને આવી જાય આપણે કહેવાનું છે કે એમને જે મનમાં હોય કે આ બધું કેટલું છે તર કોક ડળો આપણને એમના પ્રભાવની વાત આવી સાવળ પર પણ એ જો આપણા જીવન દળ થઈ જાય તો પછી આપણી જિંદગી સુધરી જાય પછી આપણે કોઈ જાતનો સંશય થાય નહી કે પછી આમ કેમ થયું ફલાણ કેમ થયું પર ઘડી પછી પાછો આપડો જો એમ વિચાર આવી જાય ત્યારે આપડો આ નિશ્ચય એટલે મહારાજ ડળ કરવા માટે છે કે આ નિશ્ચય તમે બરાબર કરજો કે આ જગતમાં મારા સિવાય બીજો કોઈ કરતા નથી અને કોઈ કંઈ કરવા સમર્થ પણ નથી સુખ દુઃખ આવે સર્વે ભેળું તેમાં રાખજો સ્થિર મતી જાળવીશ મારા જનને વળી કરીશ જતન અતિ હેમ કરતા જો પંડ પડશે શું કહે છે કે સુખ દુઃખ આવે ત્યારે એ જ આનું ભગવાન કરતા છે દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું ને સુખ આવે તો આપણે એમ થાય ભગવાને આગળ એમ દુઃખ શું કરા સુખ જ રહેવું જોઈએ ને અમારા પેલા કહેતા હતા અજુભાઈ શેઠ સ્વામી એ પહેલી વાત પહેલી કરો સુખ આવે તો સુખ ભોગવીશ પણ દુઃખની વાત નહીં કરો કારણ દુઃખ આવ્યા નથી ભગવાન સંથા આગળ તો સુખ જ મળવાનું જોઈએ ને આપણને થાય કે ભગવાનને આગળ આવીને આપણે દુઃખ કેમ આવ્યું આવશે મારે કે આ શરીર છે એમાં રોગ પણ છે અને આ દુનિયા વ્યવહાર છે એ વ્યવહાર દુઃખનું કારણ પણ છે એટલે એમાં આવવાનું છે આપણે ગમે એટલા સ્થિર હોય ગમે એટલા જ્ઞાની ભાની ભજની હોય બધાને આ થયું છે પાંડવોને પણ દુઃખ આવ્યું છે નરસિંહ મહેતા મીરાને રાધા ખાચરને શ્રીજી મહારાજ ભગવાન સાક્ષાત એમને પણ આ જાતની ઉપાધિઓ આ જગતમાં આવી બે મુક્તાન સ્વાઈને બેઠા મહારાજ આ દુનિયા વગરમાં કે ઉપાધિ આવે ભગવાનને સંતો કલ્યાણ કરવાયા છે ને એમને કે આ જગતનું કંઈ છે કે કોઈ મારું તારું રાગ દેશ બીજું ત્રીજું છતાં એમને પણ આ જાતની ઉપાધિ બતાવી કે આપણે પણ ઉપાધિ આવી વગરમાં કે કેટલું લોકો ઉપાધિ કરવા લાગ્યા એટલે આ દુનિયા જેવી છે એટલે એમાં આપણે જાણીએ કે બસ દુઃખ ન જ આવે એવું નથી આપણી જે આ તત્વજ્ઞાન એ આપણને શીખવે છે ભારતનું કે ભાઈ આપણે દુઃખ તો આવવાનું દુઃખ કોઈ નાશ થઈ ગયા નથી રામ આવ્યા કૃષ્ણ આવ્યા ભગવાન શ્રીજીમાં રહ્યા તો દુઃખ તો રહ્યા છે શરીરના દુઃખ રહ્યા છે મનના દુઃખ રહ્યા છે સામાજિક રાજકીય બધા દુઃખ તો છે જ એ દુઃખ રહ્યા છે પણ એ દુઃખની અંદર સહનશીલતા રાખવી એમાં ધીર ધીરજ રાખવી એ આપણું જ્ઞાન છે એ આપણું તત્વજ્ઞાન છે કે ગમે એટલા દુઃખ આવે તો પણ એમાં શાંતિ રાખવી જ્યારે પશ્ચિમના દેશોમાં એવું છે કે શરીરને કોઈ દુઃખ આવે એટલે ગભરાઈ જાય બિચારા શું થશે ને કેમ થશે અને આપણે તો ત્રણ દુકાળ ગયા તો બેઠા છે લહેરથી બેઠા કે નથી બેઠા ભગવાનની ઈચ્છા દુકાળ આવે તેમાં ગમે તેમ કરીને પાર પતી જાય ત્યારે આપણે એ ભગવાનના આધારે બેઠા સર્વ કરતા ભગવાન છે એ અહીંયા કહે છે કે આપણે આ મારા કહે છે સુખ દુઃખ આવે સર્વ ભેળું કે ક્યારેક સુખ આવી જાય તો આપણે એમ નથી માનવું કે હો મારા પ્રયત્નથી સ્વર્ગ એ ભગવાનની ઈચ્છાથી આવ્યું સુખ આવ્યું પૈસા આવ્યા સમૃદ્ધિ આવ્યા બંગલા આવ્યા મોટર ગમે તે વસ્તુ આવી તો એમ માનવું કે ભગવાનને લઈને આપણે સુખિયા છે ભગવાને આપણને સુખ આપ્યું છે એ સિવાય કંઈ સુખ આપણાથી થઈ શકે એવું નથી દુઃખ આવે તો દુઃખમાં પણ વિચાર કરો કે ભગવાનની ઈચ્છા છે માટે દુઃખ આવ્યું છે મેં ભગવાનની કંઈ આજ્ઞા લોપી છે કે ભગવાનમાં મારે કસર મારામાં કસર છે ભગવાનને કાઢવી છે માટે મારામાં દુઃખ આવ્યું છે પણ ભગવાન તો આપણને સુખ કરવા માટે જ આવ્યા છે એટલે મારે કે સુખ દુઃખ આવે સર્વ ભેળું તેમાં રાખજો સ્થિરમતી એટલે સુખ આવે તો આપણે ગુણ ગાવા માંડીએ અને જ્યારે દુઃખ આવે ત્યાર પાસે એનું એની નિંદા કરવા માંડીએ એ બધું નહીં મારે કે એમાં સ્થિરમતી રાખજો કે ભગવાન એટલે ભગવાન દુઃખ આવે તોય ભગવાન છે દુઃખ આવે તો પણ ભગવાન છે એમ સમજી લેવું માટે એ પ્રમાણે લીમડો હુકાઈ ગયો તોય લીમડો અને લીલો દેખાય તોય બીજું કંઈ છે એમાં એને બીજું કહેવાય છે ખરું લીમડો છે એવી રીતે ભગવાન કદાચ ઐશ્વર્ય પ્રતાપ દેખાડે અગર ન દેખાડે તો એ ભગવાન છે ઐશ્વર્ય પ્રતાપ દેખાડે તો એ કે ભગવાન છે ના દેખાડે કોઈ એમની પાસે જઈને ના બેસે તો એ કે ભગવાન છે આવી જાતનો નિશ્ચય હોય તો કોઈ જાતનો ડગે નહીં એટલે મહારાજ કહે છે એક સુખ દુઃખ આવે સર્વપ્રયોગ તેમાં રાખજો સ્થિરમતી જાળવીશ મારા જનને અતિશય જતન કરીજો મહારાજ જે છે એને હું જાળવી લઈશ એને ક્યાંય કોઈ જાતનો વાંધો નહીં આવવા દેવું ભલે આ લોકનો સુખ દુઃખ આવશે પણ અંતકાળે હું એને આવીને તેડી મારા ધામમાં મારું ધામનું જે સુખ આપવું છે એ અચૂક આપીશ મારો આશરો રાખજો આવા સુખ દુઃખની અંદર મારી કરતાપણું મારું રાખી મારો નિશ્ચય રાખીને મારું ભજન કરશો તો કોઈને વાંધો આવશે નહીં અને એ રીતે હું બધાને જાળવી લઈશ કેમ આપણે છોકરું બાળક હોય એને સુખ દુઃખ આવે પણ છતાં એ બાળક જો આપણું છે તો પછી માણસને જાળવી લે છે ને માણસ એને સહેજે જાળવી લે છે એની રક્ષણ કરે છે એની સંભાળ રાખે છે એમ ભગવાન પણ આપણને ભૂલે નહીં પા ભગવાનની આજ્ઞા લોલોપી અને ભગવાનની વિરુદ્ધ ચાલીએ તો પછી ભગવાન કંઈ આપણને જાળવે નહીં પણ ભગવાનનું કરતાપનું રાખીને ભક્તિ કરીએ તો મહારાજ એ કહે છે બધાને જાળવીશ અતિશય જતન અને એમ કરતાં જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું પણ વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સૌ સૌ તનું પછી મારી મહારાજ કહી દીધું કે આ રીતે મારો આશરો નિષ્ઠા રાખશો તો તમને હું જાળવી લઈશ તમારું રક્ષણ કરીશ તમારું કલ્યાણ કરીશ એમાં કંઈ વાંધો તમને આવશે નહીં અને એમ કરતાં કદાચ પંડ પડી જાય આપણે દુઃખ આવે તો બીજું શું થાય આ શરીર પડી જાય બીજું કંઈ છે તો શરીર તો પડવાનું છે કે નહીં આજે નહીં તો પચાસ વર્ષ પછી પડવાનું છે કોઈને વળી પાંચ વર્ષ પછી કોઈને પચાસ વર્ષ પછી પણ પડવાનું તો છે હકીકત શરીર છે હવે આપણે ભગવાનનું ભજન કરતાં કરતાં કદાચ દુઃખ આવ્યું શરીર પડી ગયું તો શું ખ્યા માનું ભગવાનના ધામમાં જવું છે આ લોક દુનિયામાં શું કંઈ માલ છે ખરો માલ દેખાય કેટલું ઉપાધિ ઉપાધિ ને ઉપાધિ છે બધું ગરબડ ગરબડ ગરબડ પણ કહેવાનું શું કે આપણે જો ભગવાનનો આ રીતે ભજતા દુઃખ આવે ને શરીર પડી જાય તો એ મારા કહે છે ભગવાનના ધામમાં જવા છે આગળ સુખ અધિક છે કે નહીં ત્યાં સુખ સુખના ઢગલા ભગવાનના દર્શન થાય શાંતિ નહીં ઉપાધિ ખાવાની પીવાની કંઈ આપણો વ્યવહાર કે સંસાર કરવાની ઉપાધિ છે ભગવાનના દરબારમાં બેઠા એ શાંતિથી ભગવાનના દર્શન થાય અને ભગવાનનું સુખ આપણને આયા કરી કરે કોઈ જાતની ઉપાધિ નહીં શરીરની ઉપાધિ નહીં વ્યવહારની ઉપાધિ નહીં મનની ઉપાધિ નહીં બધી જાતનું ચૈતન દેહ મળી ગયો અને અક્ષર મુક્તની ભંક્તિમાં પડી ગયા એટલે સુખ સુખના ઢગલા એટલે મારે કાંઈ કદાચ શરીર પડી જશે તો ભગવાનના ધામમાં જ જશે અહીં શું આપણે રહેવાનું છે કંઈ આપણે લઈ જવાના કશું બધું મૂકીને જવાના છે ત્યારે એ ઉપાધિથી છૂટ્યા તો સુખ્યા થવું એટલે મહારાજ કે મારો નિશ્ચય રાખીને ભજન કરીને ભક્તિ કરશો તો કદાચ તમને આ દુઃખ આવે અને એમાં શરીર પડી જાય તો પણ આગળ સુખ અતિ ઘણું છે અક્ષરધામનું કે જે ક્યાંય મળી ન શકે પણ જો એમાં તમારું વ્રતને ટેક ટાળશો વ્રત એટલે ભગવાનના નિયમો આપણે ધર્મ અને ની એટલે ભગવાનનો નિશ્ચય ભગવાન શ્રીજી મહારાજનો જે આપણે નિશ્ચય છે એ જો આપણે ટાળીશું તો આપણું પછી ભોગવવાનું આપણે થશે આજ્ઞાનું ઉપાસના બે પાંખો જે કહી છે એટલે આજ્ઞા એટલે વ્રત મહારાજે જે આપણને વ્રત આપ્યા છે ત્યાગીને ત્યાગીના વ્રત ભાઈઓ ભાઈઓને આચાર્યોને બધાને જે કંઈ નિયમ વ્રત આપ્યા છે એમના જે ધર્મો છે એમાં રહેવાનું અને ભગવાન શ્રીજી માની ઉપાસના ભક્તિ કરવાની કે ભગવાન શ્રીજી મહારાજ વિશેની આપણી અનન્ય ભક્તિ આ બે વસ્તુ જો આપણને છે તો કંઈ વાંધો આવશે નહીં પણ જો એ પ્રમાણે ટાળશો કે તો આજ્ઞામાં ફેર પડશે ભગવાનની આજ્ઞાનો ભંગ કરી નાખશો ઉપાસનાનો ભંગ થશે કાં બીજો આશરો કરો બીજાને કરતા માની લો તો ઉપાસના ભંગ થઈ ગયો ને કે ભગવાન સિવાય બીજાને વિશે આપણને એવો ભાવ આવી ગયો તો પણ આપણને દુઃખ આવશે આજ્ઞા ભંગ કરશો તો પણ દુઃખ આવશે એટલે એમાં કે વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સૌ સૌ થનો પછી તમારે જે જે ભોગવાનું છે બધું ભોગવવું પડશે લક ચોરાશી ગર્ભવાસ અને આ બધા દુઃખો છે એ પછી હવની રીતે ભોગવાના છે માટે આ જગતમાં મારા સિવાય કોઈ કરતા નથી એ મારી ભક્તિ કર નહીં તો તમે ન ચિંત રહેજો કરવું તમારે કાંઈ નથી જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી મહારાજ પછી વાત કરે છે કે આ રીતે તમને સુખ આવશે અને પરમ સુખ પ્રાપ્ત થશે માટે તમે નિશ્ચિંત રહેજો કંઈ વાંધો નથી કે તમારે કોઈ જાતની ચિંતા કરવાની છે નહીં મારો જો દ્રઢ આશ્રરો કરી મારી ભક્તિ કરશો મારી આજ્ઞા પાળશો તો તમારે પછી ક્યાં મરીને જઈશો એની ચિંતા કરવાની જરૂર ભગવાનના દામને જ પામવાના છે બીજે કઈ જવાના નથી છેલાના સાતના વચનામાં કહી છે મહારાજે કે આ રીતે ભગવાનના ચના વિશે દ્રઢ મન કરીને રાખું પછી તમારે કોઈ ચિંતા નથી કે હું મરીને ભૂત થઈશ પ્રેત થઈશ કે રાક્ષસ થઈ કે બીજા બ્રહ્માના લોકમાં જઈશ કે ઇન્દ્રના લોકમાં જઈશ ક્યાંય ચિંતા નહી પછી ભગવાન પોતાના દામમાં બેસાડ મહારાજ કે મારી આજ્ઞા ઉપાસના દ્રઢ રાખશો તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ભલે બીજું ગમે એટલું આગું પાછું છે પણ આ બે વસ્તુ દ્રઢ હશે તો હું તમને સાચવી લઈશ મારા ધામને પ્રમાણીશ એટલે નિશ્ચિંત રહેજો એટલે મહારાજ કહે છે કે આ પ્રમાણે તમને મળ્યા છે તે પાર છે અક્ષરથી અક્ષર એટલે ગુણાત્યાન સ્વામી એ ભગવાનનું ધામ છે અને એથી પર પરમાત્મા શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ છે એવા પુરુષોત્તમ નારાયણ એ હું તમને મળ્યો છું અક્ષરધામમાંથી ઠેઠ અહીં આવ્યો છું એવું તમે મને સમજો અક્ષરધામનો અધિપતિ કહીએ પણ આ રીતે જો આપણે મહિમા સમજીએ તો પછી કોઈ જાતનો વાંધો આવે નહીં ત્યારે એ મહારાજ કહેશે સુખ દુઃખ આવે સર્વે ભેળું તેમાં રાખજો સ્થિર મતી જાળવીશ મારા જનને વળી કરીશ જતન અતિ ते पार छे अक्षर थी हेम करी हरी त्यार पछी पोते पोढ़िया सुनी बात सत अति शेरा जी थिया पछि प्रभाते उठी पोते दयाले दातन करियूं नाया नाथ नाथजी जने हार परा धर पशी जने प्रभु ने प्रीते करी। जमी पोते श्याम पछी संत जमाड्या भावे भरी। मदीन दश सुधी लटकाळे लीला करी पछी पोते पधारिया पश्चिम देशे एवी अनूपम करी लीला जे सु एकादशी दने महाराजे पुरुषोत्तमपणु कु ए नामे छोत्तेरम प्रकरण श्री स्वामिनारायण भगवाननी जय